માતા મહાલક્ષ્મી વૈકુંઠ છોડીને નંદજીના ઘરમાં આવ્યા છે વ્રજ વાલુ રે વાલુ રે વૈકુંઠ નહીં વૈકુંઠ કરતા પણ વ્રજ વાલુ થયું વૈકુંઠમાં તો ઐશ્વર્ય છે અને જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં પડદો રાખવો જ પડે જ્યાં ઐશ્વર્ય છે ત્યાં સંકોચ રહે છે માતાજીના જલ્દી કોઈ દર્શન કરી શકે નહીં માતાજીને કોઈ સ્પર્શ કરી શકે નહીં વૈકુંઠમાં તો લક્ષ્મી નારાયણની ચરણ પાદુકા બહાર રાખી છે કોઈ પણ આવે ચરણ પાદુકાને સ્પર્શ કરી શકે પ્રત્યક્ષ માને કોઈ સ્પર્શ કરી શકે ઐશ્વર્યાધિષ્ઠાત્રી મહાલક્ષ્મીને કોણ સ્પર્શ કરી શકે મહાલક્ષ્મીના સામું જોવું પણ કઠણ છે જ્યાં ઐશ્વર્ય છે ત્યાં સંકોચ છે જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો રહે છે ગોકુળ તો પ્રેમ ભૂમિ છે જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં સંકોચ થતો નથી લક્ષ્મીજીને તેથી વૈકુંઠ કરતા વ્રજવાલું થયું છે લક્ષ્મીજી વ્રજમાં આવીને વિરાજેલા છે નંદ બાબાનું ઘર ભરેલું છે રોજ નંદ બાબા યશોદામાં લૂંટાવે પણ ઘર ભરેલું છે સોનાની થાળીમાં પાંચ રત્નોની ભેટ આપી કંસ રાજાને આશ્ચર્ય થયું છે તમારો વાર્ષિક કર મળી ગયો છે આટલી મોટી ભેટ કેમ આપો છો નંદ બાબા હાથ જોડે છે કંસ રાજાને વંદન કરીને કહ્યું છે આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર બાળક અને તેથી અમે થોડી ભેટ આપી છે મારા બાળકને આશીર્વાદ આપી કંસ રાજા જાણતો નથી નંદ બાબાનો જે બાળ છે એ જ મારો કાળ છે એ જાણે નહીં એની બહુ ભેટ મળી છે બહુ રાજી થયો સોનાની થાળી છે એક એક હીરો લાખ લાખ રૂપિયાનો લાગે છે નંદ બાબા બહુ ભેટ આપે છે મારે આશીર્વાદ પણ એવો જ આપવો જોઈએ કંસ બહુ રાજી થયો નંદ બાબાને કહેવા લાગ્યો બાબા તમારા ઘેર દીકરો આવ્યો તે સાંભળીને મને બહુ આનંદ થયો છે ખરી રીતે તો અત્યારે તમારા ઘેર આવીને બાળકને રમાડવું જોઈએ પણ તમે જાણો છો ને આટલું મોટું રાજ મારા હાથમાં છે મને ફુરસત નથી હું અત્યારે આવી શકતો નથી હું તમારા લાલાને આશીર્વાદ તમારો કનૈયો માર્કંડાયું છે તમારો કનૈયો મોટો રાજા થાય તમારો કનૈયો સુખી થાય બાબા હું હૃદયથી આશીર્વાદ આપું છું લાલાનો કોઈ શત્રુ હોય ને એ શત્રુ બધા ભળીને જલ્દી ખાક થઈ જાય બાળક આનંદ મારે કંસ જાણે નહીં કે એનો શત્રુ કોણ છે આશીર્વાદ આપે ઈશ્વર તે છે શત્રુ જેની જય બોલે છે ઈશ્વર તે છે શત્રુ જેના વખાણ કરે છે બાલકૃષ્ણલાલ જયારે પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ મહાત્માઓ બાલકૃષ્ણનો જય જયકાર કરે તે શું આશ્ચર્ય છે બાલકૃષ્ણલાલ પ્રગટ થયા ત્યારે કંસ પણ બાલકૃષ્ણ નાણાનો જય જયકાર કરવાના શત્રુ જેની જય બોલે શત્રુ જેના વખાણ કરે એ વખાણ સાચા હોય કંસ રાજા એ જય જયકાર કર્યો છે નંદ બાબા રાજી થયા મારા લાલાને કંસ રાજા આશીર્વાદ આપ્યા નંદજી પછી તો ત્યાંથી વસુદેવજી ના ઘેર એમને મળવા માટે ગયા વસુદેવ ઉપશ્રુત્ય ભ્રાતરમ નંદમાગતમ જ્ઞાત્વા દત્તકરમ રાજ્ઞે શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી વસુદેવ અને નંદ બાબાનું આ પ્રથમ મિલન કુશળ સમાચાર પૂછ્યા છે કોઈ પણ તમારો મિત્ર તમને મળે જયારે તમારા સુખની તમારા સંપત્તિની તમારા માન બડાઈની વાતો ન કરો જે મળવા આવ્યો છે એને શું દુઃખ છે દુઃખીને દિલાસો આપો દુઃખી સાથે તમારા સુખની વાતો ન કરો કેટલાક લોકો એવા હોય છે કોઈ પણ આવે પોતાની જ કથા શરૂ કરે છે અને બધું બતાવે છે આ મને લોકોએ માનપત્ર આપેલું છે મને આ માનપત્ર મળ્યું છે અને તે દિવસે મારો વરઘોડો પણ કાઢ્યો અરે તું તારી ભાઈ તારી બધી કથા કરે છે જે મળવા આવ્યો છે એને શું દુઃખ છે એને શું અડચણ છે પૂછ દુઃખીને દિલાસો આપો દુઃખી સાથે તમારા સુખની વાતો ન કરો તેને આશ્વાસન આપો તમે સુખી થશો ભગવાન તમારા ઉપર કૃપા કરશે એવું બોલો દુઃખીને દિલાસો આપે મહાન નંદ બાબાએ વસુદેવજીને એવું કહ્યું નહીં કે મારા ઘેર દીકરો થયો લોકોએ બહુ મોટો ઉત્સવ કર્યો અમને બહુ ભેટો આપી લોકોનો બહુ પ્રેમ આવું બધું નંદજી બોલ્યા નંદ બાબા તો વસુદેવજીના દુઃખની વાતો પૂછે નંદજીએ પૂછ્યું છે મને બહુ દુઃખ થાય છે કૌશ વિના કારણ તમને ત્રાસ આપે છે તમારા અનેક બાળકોને મારે છે મને દુઃખ થાય ભગવાન એને જુએ છે ભગવાન એને સજા કરશે તમે સુખી થશો મેં એવું સાંભળ્યું કે આ વખતે તમારા ઘેર કોઈ કન્યાનો જન્મ થયો હતો અને કન્યાને પણ મારવા દોડતો આવ્યો અને પછી કન્યા એ મોટી દેવી થઈ ગઈ લોકોએ મને આવું કહ્યું એ તમને બહુ ત્રાસ આપે છે દુષ્ટ છે ભગવાન એને સજા કરશે તમે સુખી થશો વસુદેવજીને આશ્વાસન આપ્યું એ કહ્યું છે બાબા હું કોઈને દોષ આપતો નથી મેં પૂર્વ જન્મમાં કોઈ મોટું પાપ કર્યું છે અને તેથી મારા છોકરાઓ મરી જાય એમાં કંસ રાજાનો દોષ નથી મારા પાપનો દોષ છે મારા છોકરાઓ તો કંસ રાજાએ મારી નાખ્યા પણ મેં જયારે સાંભળ્યું તમારા ઘેર સુંદર ભારત છે મેં સાંભળ્યું ત્યારથી મેં એવો નિશ્ચય કર્યો છે નંદ બાબાના ઘરમાં જે ભારત છે મારો દીકરો એવો નિશ્ચય કર્યો છે કનૈયો એ મારો દીકરો છે નંદજી વિચાર કરે છે વસુદેવજી સાથે ઘણા વર્ષોનો મારો સ્નેહ સંબંધ છે એમના છોકરાઓ મરી ગયા છે એ પુત્ર વિયોગમાં દુઃખી છે તે મારા દાદાને પોતાનો દીકરો માને તો મને શું નંદ બાબા બહુ ભોળા છે અતિ સરળ છે બધાને હાથ જોડીને કહેતા હતા હું નામનો પિતા છું તમારા આશીર્વાદથી દીકરો થયો છે તમે જ પિતા છો મારા વાલાને આશીર્વાદ આજે વસુદેવજીને પણ નંદ બાબાએ એવું જ કહ્યું તમે જ લાલાના પિતા છો વસુદેવજી મનમાં બોલ્યા છે તમે પિતા નથી હું જ પિતા છું રાત્રે બાર વાગ્યા પછી હું તમારા ઘેર આવેલો તમે બધા સૂતેલા હતા અને ત્યારે મારો દીકરો મેં તમારા ઘરમાં રાખ્યો બાબા હું તમને ખરું કહું છું હું રહું છું મથુરામાં પણ મારું મન ગોકુળમાં અને તમારા ઘરમાં જ મારું મન રહે છે મને લાલાની બહુ ચિંતા થાય છે બાબા તમે બહાર ફરો એ સારું નથી હવે એનું કામ પૂરું થયું છે જલ્દી હવે અહીંથી ઘેર જાઓ લાલાને હાચવજો નંદ બાબાએ કહ્યું છે હું શું દાદાને આચવી શકું આ વૃદ્ધાવસ્થામાં પરમાત્માએ મને દીકરો મારા નારાયણ એને હાચવશે કે બાબા નારાયણ તો હાચવશે પણ તમારે સાવધાન રહેવાનું છે બાબા હું તમને ખરું કહું છું મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે અને તેથી કોઈ વિપત્તિ આવવાની હોય કોઈ દુઃખનો પ્રસંગ આવવાનો હોય પહેલાથી મને ખબર પડી જાય મને એવું દેખાય છે તમારા માટે પ્રતિકૂળ સમય આવે કોઈ વિપત્તિ આવશે તમારા ગોકુળ ગામમાં કોઈ રાક્ષસ કે રાક્ષસી આવશે બાળકોને ત્રાસ આપશે તમે બહાર ફરો એ સારું નથી ઘેર જઈને લાલાને હાચવો તમે જલ્દી અહીંથી ઘેર જાઓ વસુદેવજીને ખબર પડી હતી કંસ રાજાએ બાળકોને મારવા માટે પૂતનાને ગોકુળમાં મોકલી કંસ રાજાને એક બ્રાહ્મણે કહ્યું હતું તમારો કાળ ગોકુળમાં છે હજુ એ બહુ નાનો છે પણ તમારો કાળ ગોકુળમાં છે કંસ રાજાએ પૂતનાને કહ્યું હતું કે તું ગોકુળમાં જઈને બાળકોની હિંસા કર મારો કાળ પણ મરી જશે પૂતના માં બાળકોને મારવા માટે ગઈ છે વસુદેવજીને ખબર પડી હતી અને તેથી વસુદેવજી નંદ બાબાને સાવધાન કરે છે હવે બહાર ફરવું એ સારું નથી ઘેર જઈને લાલાને હાચવજો તમે જલ્દી અહીંથી ઘેર જાઓ નંદજીએ કહ્યું જલ્દી તો હવે કેવી રીતે કરું આજે જ હું અહીંયા આવ્યો છું કે આજે આવ્યા છો કામ તો થયું છે હવે અહીંયા રહેવાની શી જરૂર નંદ બાબાએ કહ્યું આજે નહીં આવતીકાલે હું અહીંથી ઘેર અમારું ગોકુળ ગામ તો બહુ નાનું છે અમારા ગોકુળ ગામમાં તો કશું મળતું જ નથી મારે બજારમાં જવું છે બાલકૃષ્ણ માટે થોડાક રમકડા લઈ આવું ખાલી હાથે ઘેર કેવી રીતે જવું થોડાક રમકડા લઈ જવું તો બાલકૃષ્ણ રાજી થશે તમે જ્યાં જાઓ ત્યાં તમારા ભગવાનને સાથે લઈને એકલા જતા નહીં લોકો બીજો બધો સામાન લઈ જાય છે ભગવાનને લઈ જતા તમારા ભગવાનની સેવા પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે તમારા ભગવાનના દર્શન કર્યા વિના તમે કેમ રહી શકો છો જ્યાં જાઓ ત્યાં ભગવાન ને સાથે એકલા જશો ઘણા લોકો એવા હોય છે જ્યાં જાય ત્યાં પૈસા નું પાકીટ તો સાથે જ રાખે બસો પાંચસો હોય ને તો ઠંડક રહે છે પૈસા પાસે હોય તો તમને સુખ થાય છે તમે પરમાત્માને સાથે રાખો તો તમને કેવો આનંદ મળશે જ્યાં જાઓ ત્યાં પરમાત્માને સાથે રાખો એકલા જશો નહીં કદાચ બહુ અડચણ હોય અને તમે ઠાકોરજીને સાથે ન લઈ જાઓ તો જે દિવસે પ્રત્યક્ષ પૂજા ન થાય તે દિવસે માનસિક પૂજા વધારે જે દિવસે પ્રત્યક્ષ સેવા પૂજા ન થાય એ દિવસે ભગવાનના નામનો જપ વધારે કરો આજે મેં પ્રત્યક્ષ પૂજા કરી નાખી પૂજા કર્યા વિના મને ખાવાનો પ્રસંગ આવ્યો પૂજા કર્યા વિના પાણી પીવું નહીં જે દિવસે પ્રત્યક્ષ પૂજા ન થાય તે દિવસે માનસી સેવા વધારે કરો ભગવાનના નામનો વધારે જપ કરો બહાર ગામથી તમે ઘેર જાઓ ત્યારે તમારા ભગવાન ના માટે કોઈ સુંદર ફળ નહીં ઘરમાં જઈને ભગવાનને અર્પણ કરો તમારા માટે આ ફળ લાગે બાર ગામથી ઘેર જાઓ ને ત્યારે કોઈ સુંદર કાપડ લઈ જાઓ ભગવાનને કહેજો તમારા માટે આવું કરવાની જરૂર છે આવું કરવાથી ભક્તિ વધે છે બાલકૃષ્ણ તો બાળક છે બાળકના માટે થોડું કરશો તો એ ઘણું માનશે ભગવાનના માટે કઈક લઈ જાઓ ભગવાનને કહેજો હું તમારા માટે કેટલાક લોકો એવા હોય છે બહાર ગામથી ઘેર જાય ને તે ઘરના છોકરાઓના માટે મીઠાઈ લઈ કેટલાક લોકો તો બહુ ચતુર હોય છે લાડીને રાજી કરવા માટે સરસ સાડી પણ લઈ જાય તે બચારી રાજી થશે અરે કોઈ સ્ત્રી રાજી થાય કે કોઈ પુરુષ રાજી થાય તમને શું આપશે સ્ત્રી પાસે પુરુષ પાસે છે શું આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખજો કોઈને ખુશ કરવાની ઈચ્છા રાખશો આ જીવ દુષ્ટ છે જીવને તમે રાજી કરશો આજે રાજી થશે કોઈ વખતે પાછો નારાજ થઈ જશે તમે જ્યાં સુધી પૈસા આપો છો કપડા આપો છો સ્વતંત્રતા આપો છો જ્યાં સુધી જીવ રાજી છે તમારા વખાણ કરશે બહારથી પ્રેમ બતાવશે કોઈ વખત તમે ઓછું આપો કે ન આપો તો આજ સુધી જે આપ્યું હશે તે બધું ભૂલી જશે જે વખાણ કરતો હતો એ જ નિંદા કરશે જે પ્રેમ બતાવતો હતો એ જ વેર કરશે આ જીવ દુષ્ટ છે જીવ ઈશ્વરના ઉપકારને ભૂલી જાય છે તો જીવ જીવના ઉપકારને ભૂલી જાય તો શું આશ્ચર્ય છે કોઈ સ્ત્રીને કે પુરુષને ખુશ કરવાથી શું લાભ છે નારાજ થતા વાર લાગતી નથી એક વાર બાલકૃષ્ણ રાજી થાય તો કનૈયો કોઈ દિવસ નારાજ થતો નથી બાલકૃષ્ણને રાજી જીવ નારાજ થતા વાર લાગતી નંદ બાબા એ કહ્યું છે બજારમાંથી થોડા રમકડા લઈ આવીશ કાલે હું અહીંથી જઈ ગીર જઈશ ચતુર્દશીના સાયંકાળે નંદ બાબા મથુરાથી ગોકુળમાં આવ્યા છે અને ચતુર્દશીના પ્રાતઃ કાલમાં પૂતના ગોકુળમાં જાય છે કામ કેશબંધવ્યતિશક્તમલ્લિકામ બૃહન્નિતંબસ્તનકૃચ્છ્રમધ્યમા सुवाससङ्कम्पितकर्णभूषण विशोल्लसत्कुन्तलमण्डितानना ના દિવસે જ કેમ આવે પૂતના શબ્દ નો થોડો વિચાર કરો પૂત શબ્દ નો પવિત્ર અને ના શબ્દ નો અર્થ છે નહીં જે પવિત્ર નથી એને પૂતના પવિત્ર શું છે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે અર્જુન જ્ઞાન એ પવિત્ર છે નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે જ્ઞાન એટલે પૈસો કમાવવાનું જ્ઞાન નહીં જ્ઞાન એટલે આત્મ સ્વરૂપનું આત્મ સ્વરૂપનું જ્ઞાન એ પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે આ જીવ ઈશ્વરને તો જાણતો નથી આ જીવ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી જીવને ખબર નથી હું કેવો છું હું કોણ છું જીવને સ્વરૂપનું ભાન થાય એ પરમાત્માની ભક્તિ કરી ભગવાનના દર્શન કરી શકે જીવ સંસાર સુખમાં એવો ફસાયેલો રહે છે એ શાંતિથી બેસીને વિચાર કરતો નથી હું કેવો છું હું કોણ છું મારું મન કેવું છે હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે જે આત્મ ને જાણે એને પરમાત્માના દર્શન જલ્દી થાય આ જીવ તો ઈશ્વરને જાણતો નથી આ જીવ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી પવિત્ર આત્મજ્ઞાન પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ જ અપવિત્ર છે અજ્ઞાન માંથી વાસના જાગે છે અને તેથી આચાર્યોએ પૂતનાને વાસના રૂપ માની છે પૂતના વાસના છે વાસના ચૌદ જગ્યામાં રહે છે તેથી એ ચૌદશ ના દિવસે આવી રામાયણમાં કથા છે કઈ કઈ રામચંદ્રજી ને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો કઈ કઈ એ પંદર વર્ષનો વનવાસ કેમ આપ્યો કઈ કઈ રામ ને કહે છે ચૌદ વર્ષ વન વનમાં રામાયણમાં રાવણ કામ નું પ્રતીક છે કામ ચૌદ જગ્યામાં રહે છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચૌદ જગ્યામાં કામ નો નિવાસ છે રામ વનમાં ચૌદ વર્ષ તપ કરે છે પછી રાવણને મારે છે રામ પરમાત્મા છે રાવણ રામજીને શું ત્રાસ આપી શકે રાવણ કામ આપણને ત્રાસ આપે તમે પણ ચૌદ વર્ષ તપ કરો સાદું ભોજન કરીને સતત ભક્તિ કરે એ ધીરે ધીરે વાસનાનો વિનાશ કરી શકે વાસના ચૌદ જગ્યામાં રહે છે પૂતના ચૌદશ દિવસે આવી કોઈ પણ માનવના સૌંદર્યમાં આંખ ફસા તો માનજો આંખમાં પૂતના આવે બીજાની વાતો સાંભળવાની આપણને જરૂર નથી બીજાની વાતો સાંભળવાની ઈચ્છા થાય સમજવું કાનમાં પૂતન જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે છે અને તે ખાવા માટે જીવ લલચાય તો સમજવું જીવમાં પૂતના આવે ડુંગળી છે લસણ છે ન ખવાય મને એમ લાગે છે તમે લોકો ખાતા નથી ખાતા હશો તો એ કથામાં હમણાં પછી છોડી દીધો બહુ થઈ હવે પાપ કરવું નથી કથામાં સાંભળ્યા પછી પણ ખાશો તો બહુ માર પડશે કથામાં સાંભળ્યું હતું આપણા ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે વિચારપૂર્વક બનાવ્યા છે આજકાલના લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે છે ડાક્ટર કહે છે કે આ તમે ખાશો તો છોડે છે ઋષિઓમાં વિશ્વાસ ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક બનાવ્યા છે ડુંગળી છે લસણ છે ખાવાથી વાસના વધે છે અને તેથી આપણા ઋષિઓ ખાવાની ના પાડી જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે અને તે ખાવા માટે જીવ બહુ લલચા સમજવો જીવમાં પોતાના છે સુધરેલા લોકો તો કશું માનતા જ નથી પોતાને બહુ ડાયા સમજે છે સાહેબ ઓફિસમાંથી ઘરમાં આવે ત્યારે ઘરમાંથી પૂછવા જાય છે આજે રાત્રે શું બનાવીશું સાહેબ થોડો સત્સંગ કરે કથા સાંભળે ભગવાનના નામનો જપ કરે તો એને પણ થોડી અક્કલ આવે કથા ન સાંભળે જપ ન કરે તો ક્યાંથી જ્ઞાન આવે સાહેબ આરામ ખુરશીમાં પડ્યા પડ્યા બોલે આજે ડુંગળીના ભજ્યા થવા દે બહુ દિવસ થયા આ સાહેબ બોલતો નથી એના જીભમાં પેલી પોતાના બેઠી છે જીવ બગડેલું જીવન બગડે જીવ સુધરેલું જીવન સુધરે છે ભક્તિમાં જીવ મુખ્ય છે પૂતના ચૌદશ ના દિવસે આવી છે વાસના ચૌદ જગ્યામાં હોય વાસના એ રાક્ષસી છે પૂતના રાક્ષસી છે પણ પૂતના સુંદર સ્ત્રીનો શૃંગાર કરીને આવી છે વાસના આરંભમાં સુંદર જેવી લાગે છે જીવ વાસનાના આધીન થઈને સુખ ભોગવે છે ત્યારે વાસના રાક્ષસી થઈને એના મનમાં રહે છે પછી વિકરાળ બને છે પછી એનું હૃદય છોડતી નથી પછી રડાવે છે આરંભમાં સુંદર જેવી લાગે છે જીવ જયારે વાસનાના આધીન બને છે અને ત્યારે રાક્ષસી થઈને એને રડાવે છે મારે પૂતના રાક્ષસી છે સુંદર સ્ત્રીનો શૃંગાર કરીને આવી છે પ્રજવાસીઓ એના કપડાને જુએ છે એના શૃંગારને જુએ છે બધા પ્રજવાસીઓને નંદ બાબાએ કહ્યું હતું લાલાને હાચવજો પારકો કોઈ માણસ અંદર જાય નહીં બાળકૃષ્ણને સમર બધાને આજ્ઞા કરી હતી બધા ઊભા હતા પૂતનાને જોવા લાગ્યા એના કપડાને એના શૃંગારને જોતા મોહ થયો આ કોઈ મોટા ઘરની સ્ત્રી લાગે છે કેવી સુંદર છે એને કેવી રીતે અમે પૂછીએ કે તમે કોણ છો અંદર કેમ જાઓ છો કોઈએ પૂછ્યું નહીં અંદર જાય આ બધા પહેરો ભરે છે સૌંદર્યનો મોહ થાય કે વિવેક વહી જાય જ્ઞાન ટકતું નથી એના કપડા ને શૃંગાર ને જોઈને બધાને મોહ થયો જેના ની ખાતરી નથી એ બહારથી ગમે તેવો દેખાય પણ વિશ્વાસ રાખવો સુંદર અને સૌંદર્યનો મોહ થયો બધા તાકી તાકીને જુએ છે આ કેવી સુંદર સ્ત્રી છે કોઈ મોટા ઘરની લાગે છે અંદર પૂત ના જાય વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા યશોદાજી પાસે પૂતના જાય છે અને યશોદાજીને કહ્યું મથુરામાં રહેનાર એક મહાન પંડિત ની હું પત્ની વિદ્વાન બ્રાહ્મણ ની હું પત્ની છું મેં સાંભળ્યું તારા ઘેર દીકરો આવ્યો છે અને તેથી હું તારા લાલાને આશીર્વાદ આપવા હું તારા લાલાને ખવડાવું તો એ તગડો થઈ જશે યશોદામાં ભોળા જે અતિ ભોળો છે એને જગતમાં છલ કપટ દેખાતું નથી યશોદામાં કોઈ દિવસ જુઠ્ઠું બોલતા જ નથી તો યશોદામાં એવું સમજે છે કે બધા જુઠ સાચું બોલે છે પૂતના જુઠ્ઠું બોલે છે યશોદામાં એ સાચું માન્યું કોઈ બ્રાહ્મણ ની પત્ની છે કોઈ મહાન તપસ્વી વિદ્વાન બ્રાહ્મણની પત્ની છે મારા લાલાને આશીર્વાદ આપવા આવી છે યશોદાજીએ તો એને આસન આપ્યું યશોદાજીએ પૂતનાની પૂજા કરી યશોદામાં પૂતનાને વારંવાર વંદન મારા લાલાને આશીર્વાદ આપવા આવી છે કોઈ મહાન તપસ્વી બ્રાહ્મણની પત્ની છે પછી તો યશોદામાં પૂતનાને બાલકૃષ્ણ પાસે લઈ જાય બાળકૃષ્ણ પાયણા માંગ્યા જ્યાં પૂતના ને પૂતના જયારે આવે છે અને ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે પૂતના આવી ત્યારે લાલાએ આંખ બંધ કરી લાલાએ આંખ કેમ બંધ કરી લાલાએ વિચાર કર્યો આમ તન સુંદર છે પણ આનું મન મેલું છે શરીર સુંદર છે જેનું મન મેલું છે તેને નજર આપવી ભગવાન તેને નજર આપે છે જે મનને શુદ્ધ કરી મનને શૃંગારીને પ્રભુના સન્મુખ જાય છે પૂતના તનને શૃંગારીને આવે છે પૂતનાનું મન મેલું છે લોકો દર્શન કરવા જાય ને ત્યારે કપડા બદલીને જાય કાળજુ વધીને કોઈ જતા જ ભગવાન તેને નજર આપે છે જે મનને શૃંગારીને પ્રભુ પાસે જાય પોતાનું તન સુંદર છે એનું મન મેલું છે જેનું મન મેલું હોય એને નજર આપવી જગતને શિક્ષણ આપવા માટે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે ચરાચર આત્મા સનિમિલિત ક્ષણ નિમિવિતે ક્ષણે યસ્ય સહા નિમિવિતે ક્ષણા આંખો બંધ કરી છે પૂતના આવે છે ત્યારે આંખ બંધ કરી છે એક મહાત્માએ વર્ણન કર્યું છે પ્રભુએ આંખ બંધ કરીનું કારણ જુદું છે શ્રી કૃષ્ણ જગતને ઉપદેશ આપે છે જે દુષ્ટ છે જે દુર્જન છે તેના દર્શન બહારની આંખથી ન કરો અંદરની આંખથી કરો સજ્જનના દર્શન બહારની આંખથી કરો આંખ બે પ્રકારની હોય છે બહાર જે આંખ છે એને ચર્મ ચક્ષુ કે છે અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે તમને સ્વપ્ન દેખાય છે ત્યારે બહારની આંખ બંધ હોય અંદરની આંખ ઉગડે છે અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે જે દુર્જન છે એના દર્શન ચર્મ ચક્ષુ થી ન કરો પૂતના દુષ્ટ છે પૂતના આવે છે ત્યારે આંખ બંધ કરે છે જગતને બોધ આપે છે દુર્જનના દર્શન અંદરની આંખથી કરો અને સજ્જનના દર્શન બહારની આંખથી ચર્મ ચક્ષુ ચામડીને જુએ છે ચામડીનો જ મોહ થાય છે જગતના સ્ત્રી પુરુષોને જ્ઞાન ચક્ષુથી ચરાચર આત્મા સનિમિલિતે ક્ષણ નિમિલિતે ઈ ક્ષણે યશ્ય સહા નિમિલિતે ક્ષણ આંખ બંધ કરી છે દુર્જનના દર્શન બહારની આંખથી કરશો દુર્જન દુર્જનને અંદરની આંખથી તેથી પ્રભુએ બહારની આંખ બંધ કરી એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી પ્રભુએ આંખ બંધ કરી એનું કારણ મને જુદું લાગે કે મારે તમને શું લાગે નાના એ વિચાર કર્યો આ જીવ મારી પાસે આવતો જ નથી ભગવાન પાસે જવું એ બહુ જ કઠણ છે માનવના જીવનમાં ભગવાન જ કૃપા કરીને દુઃખના પ્રસંગો ઉભા કરે દુઃખના પ્રસંગો એટલા માટે ઉભા કરે છે કે દુઃખમાં પણ મારો જીવ મારી પાસે આ જીવ કોઈ સ્ત્રીનો નથી અને જીવ કોઈ પુરુષનો નથી જીવ જગતનો નથી જીવ ઈશ્વરનો છે ઈશ્વરનો જીવ પોતાના સ્વરૂપ ને ભૂલી ગયો અને જગતનો થયો છે ભગવાન કૃપા કરીને એના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે કે દુઃખમાં પણ મારો જીવ મારી પાસે આવે તમારા જીવનમાં એવો પ્રસંગ આવશે તમારો મિત્ર સાધારણ કારણથી તમારો શત્રુ થઈ જશે જેના માટે શરીર ઘસાડ્યું છે જેના માટે પૈસાનું પાણી કર્યું છે જેની તમે આશા રાખતા હતા મારું કામ કરશે મારા માટે સારું જ બોલશે એ તમારી નિંદા કરશે સાધારણ કારણથી શત્રુ થઈ જશે મિત્ર એ જ ઘણા ભાગે શત્રુ થાય છે જે મિત્ર નથી એ જલ્દી શત્રુ થતો નથી અને કદાચ થાય તો વધારે ત્રાસ આપતો નથી મિત્ર બગડે અને શત્રુ થાય તો બહુ ત્રાસ આપતો ભગવાન જીવનમાં આવા પ્રસંગો એટલા માટે ઉભા કરે છે કે મારો જીવ મારી પાસે દુઃખ એ ભગવાન નો પ્રસાદ છે દુઃખ આપીને પરમાત્મા જીવને ભૂલાવે છે તું મારો છું માનવને અનેક વાર અનુભવ થાય છે જેની મેં આશા રાખી હતી એને મને દગો કર્યો વિશ્વાસઘાત કર્યો ભગવાન જીવને ભૂલાવે છે આ જીવ એવો દુષ્ટ છે અતિ દુઃખમાં વિપત્તિમાં પ્રભુ પાસે જતો નથી શ્રીમાન લોકોની ખુશામત કરવા જાય શ્રીમાન ના પાછળ પડે છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે વિબુદ્ધ્યતામ બાલકમારિકાગ્રહ ચરાચરાત્મા સનિમીવિતેક્ષણા અનંતમારોપયદંતમંતકમ પૂતનાએ આ જન્મમાં કંઈ પૂર્ણ કર્યું નથી એને એવું શું પુણ્ય કર્યું છે કે આજે મારી પાસે આવે અતિશય પુણ્ય વધે છે ત્યારે પ્રભુમાં પ્રેમ થાય બહુ તો સુકૃતાથી જોડી તેને જ વિઠ્ઠલે આવડ પ્રભુમાં પ્રેમ થતો નથી અનેક જન્મનું પુણ્ય જયારે અતિશય વધે છે ત્યારે ભગવાનમાં પ્રેમ થાય આ જીવ એવો છે દુઃખમાં વિપત્તિમાં શ્રીમાનની ખુશામત કરવા જાય પ્રભુ પાસે જતો નથી ભગવાન પાસે જવું બહુ કઠણ છે પ્રભુએ વિચાર કર્યો આ પૂતનાએ એવું શું પુણ્ય કર્યું છે કે આજે મારી પાસે આવે છે અતિ પાપ હોવાથી જીવને ભગવાન પાસે જવાની ઈચ્છા જ થતી અતિ પાપ હોવાથી આ જીવને પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા જ થતી નથી સંસારમાં મજા છે ભગવાનની શી જરૂર છે ભગવાન એને ઉડાવે અતિશય પુણ્ય વધે છે ત્યારે જીવને પરમાત્મા પાસે જવાની ઈચ્છા થાય આજે આ પૂતના આવી છે એને આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્યું નથી એને પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યું છે એ જોવા માટે આખો બને એને પૂર્વ જન્મમાં એવું શું પુણ્ય કર્યું છે ભગવાન આત્મન કરીને જોવા લાગ્યા ભગવાન ને દેખાયું કે આ તો બલિરાજાની દીકરી છે બલિના યજ્ઞમાં વામન રૂપે ભગવાન પધાર્યા અને ત્યારે સાત વર્ષનું વામનજીનું બાલ સ્વરૂપ જોઈને બલિરાજા ની કન્યાને આનંદ થયો કેવો સુંદર બાળક એના હૃદયમાં એવો પ્રેમ જાગ્યો આવો દીકરો મને થાય તો હું પ્યારો મને બહુ આનંદ આવશે આવો દીકરો મારા બોધમાં વામનજીના બાર સ્વરૂપને જોતા એને એવી ઈચ્છા થઈ કે વામનજી મારા બોધમાં હું પ્યાર કરું વામનજીએ બલિ રાજાનું સર્વસ્વ અપહરણ કર્યું અને ત્યારે તો આ કન્યાને ક્રોધ આવ્યો કે મારા પિતાને છેતરીને આ બધું લઈ જાય છે એને મારવો જોઈએ એક વાર બાળકને ગોદમાં લેવાની પ્યાર કરવાની ઈચ્છા થઈ હતી અને એક વાર મારવાની ઈચ્છા થઈ હતી બે સંકલ્પ ભેગા થયા છે એ જ બધી રાજાની કન્યા પૂતના થઈને આવી છે ભગવાન પાસે તમે બેસો અને મનમાં ખરાબ વિચાર આવતા હોય તો ત્યાંથી ઉઠી જાય પ્રભુ પાસે બેસીને ખરાબ વિચાર કરે એ સફળ થઈ જાય ભગવાનના સન્મુખ બેઠા પછી ખરાબ વિચાર આવે તો સ્નાન કરો ભગવાનના સન્મુખ બેઠા પછી ખરાબ વિચાર આવે તો જોર જોરથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન બની રાજાની આ કન્યા છે એકવાર વામનજીને ગોદમાં લેવાની પ્યાર કરવાની ઈચ્છા થઈ અને એકવાર એને મારવાની ઈચ્છા થઈ બે સંકલ્પો ભેગા થયા તે બલી રાજાની કન્યા એ જ પૂતના થઈને આવી તેથી જોવા માટે આંખ બંધ કરે છે એક સંત વર્ણન કરે છે ભગવાનને એનું પુણ્ય જોવા માટે આંખ બંધ કરવાની શી જરૂર છે ઉઘાડી આંખે ભગવાનને ખબર નહીં પડે જીવ જયારે આંખ બંધ કરીને શાંતિથી બેસે છે ત્યારે જીવમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય છે ઈશ્વર તો આંખ ઉઘાડી રાખે તો એ જ્ઞાન સ્વરૂપ છે ભગવાનને આંખ બંધ કરવાની શી જરૂર છે પ્રભુએ આંખ કેમ બંધ કરી ભગવાન વિચાર કરવા લાગ્યા આ પૂતના મારી પાસે આવે છે હું તો ગોકુળમાં માખણ મિશ્રી ખાવા માટે આવ્યો હજુ તો મને કોઈએ માખણ આપ્યું નથી આ તો મને વિષ આપવા આવી છે આ સંસાર એવો છે સંસારમાં જે આવે એને વિષ પીવું જ પડે છે ભગવાનને પણ વિષ આપવા આવી છે હું તો અહીંયા માખણ મિશ્રી ખાવા માટે આવેલો આ કેવી દુષ્ટ છે મને વિષ આપવા માટે આવી છે એનું મોડું જોવું નહીં તેથી આંખો બંધ કરે એક સંત વર્ણન કરે છે પૂતના આવે છે ત્યારે આંખ બંધ કરીનું કારણ એ છે શ્રી કૃષ્ણ વિચાર કરે છે આ પૂતના મારી પાસે આવે છે એને હું સ્વર્ગમાં લઈ જઉં એને હું વૈકુંઠમાં લઈ જઉં કે મારા ગોલોક ધામમાં લઈ જઉં કેવી સદગતિ આપવી છે તે વિચાર કરવા માટે આખું એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી પૂતના આવી ત્યારે આંખ બંધ કરી પૂતના વિષ લઈને આવી છે શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે વિષ પીવાની આદત તો શંકર ભગવાનને છે એમના માથે ગંગાજી છે ને તેમને બધું પચી જાય છે હું તો બાળક છું મને વિષ ભાવે નહીં મને વિષ પચે પણ નહીં હું તો માખણ મિશ્રી ખાવા માટે આવ્યો આ વિષ લઈને આવી છે હું શંકર ભગવાનને બોલાવું એમને વિષ પચે છે પોતાના વિષ લઈને આવી ત્યારે આંખ બંધ કરી શ્રી કૃષ્ણ શિવજીનું સ્મરણ કરવા લાગ્યા હે શંકર ભગવાન જલ્દી આવો આ પૂતનાના સ્તનમાં જે વિષ છે એટલું જ તમે પી જાઓ દૂધ પીતા નહીં હો દૂધ મારા માટે રાખજો વિષ તમારા માટે અને તું જ મારા માટે હું બાળક છું તમે મોટા થયું છો બાળકને બધા હાચવે બાળકની બધા કાળજી રાખે તમે મોટા દેવ છો તમને બધું પછે પુતળાના સ્તરમાં જે વિષ છે એટલું તમે પી જાઓ પણ તું જ મારા માટે રાખે કોઈ દેવને મનાવવા હોય તો આંખ બંધ રાખીને એમનું થોડું ધ્યાન સ્મરણ કરવું પડે છે તે શ્રી કૃષ્ણ શિવજીનું સ્મરણ કરવા લાગે તેથી આંખો બંધ થઈ એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી પૂતના આવી ત્યારે પ્રભુએ આંખ બંધ કરીનું કારણ જુદું છે પૂતના એ વાસના છે અને તે વાસના આંખમાંથી અંદર ઘૂસી જાય છે વાસનાને કોઈ દિવસ અંદર આવવા દેશો નહીં વાસનાનો દરવાજો આંખ છે વાસના અંદર આવે તો પતન કરીને જ બહાર નીકળે એવું સાદું અને સાત્વિક જીવન ગાળો કે વાસના કોઈ દિવસ અંદર આવે જ નહીં વાસના આવે છે આંખમાંથી નો વિનાશ થાય છે ઉપાસનાથી આંખ ભગવાનમાં રાખીને ભગવાનના નામનો જપ કરે એ વાસના નો વિનાશ કરી શકે છે ઉપાસના વિના વાસના મળતી નથી પૂતના વાસના છે અને ભગવાન જગતને બોધ આપે છે આંખ માંથી જ અંદર ઘુસી જાય તમે આંખને હાચવજો જે આંખને પવિત્ર રાખે એનું મન બગડતું નથી આંખ બગડ્યા પછી મન બગડે પૂતના આવે છે ત્યારે આંખો બંધ કરે યશોદા મૈયા બાલકૃષ્ણને ઉઠાવે છે પૂતનાના ગોદમાં પૂતના પ્રેમનો ડોળ કરે છે બહુ હેત બતાવે છે રમાડે છે યશોદાજીને પૂતનાએ કહ્યું હું તો આખો દિવસ રહેવા છું તમારા ઘરમાં રહેવા માટે આ પારકી સ્ત્રી જરાય પરિચય નહીં અને કે તમારા ઘરમાં હું રહેવા માટે યશોદામાં બહુ ભોળા છે સરળ છે વિશ્વાસ રાખે અહીંયા બેસવાની શી જરૂર છે બાળક તમે ગોદમાં લીધો છે ને રમાડું છું ઘરનું કામ કરો તમે જાઓ યશોદામાં એ વિશ્વાસ રાખ્યો અને યશોદામાં ઘરનું કામ કરવા અંદર ગયા છે પૂતના બહુ હેત બતાવે બાલકૃષ્ણના મુખમાં સ્તર બાલકૃષ્ણનો નિયમ છે પ્રેમથી જે કઈ આપો એનો એ સ્વીકાર કરે સ્તનપાન કરવા સ્તનપાન કરતા કરતા તો એના પ્રાણને ખેંચે છે નું આકર્ષણ કરે ને ચૂસવા લાગ્યા છે જયારે પૂતના બહુ વ્યાકુળ થઈ છે તારે છૂટવું હતું તો મારી પાસે આવી શું કરવા કનૈયો જલ્દી કોઈને પકડે નહીં અને એક પકડે તો ગમે તે થાય છોડે જ નહીં પૂતના કે છે મને છોડ છોડ પૂતના ત્રણ વાર બોલી નથી છોડ છોડ છોડ પૂતના એક વાર બોલતી નથી છોડ પૂતના બે વાર કેમ બોલે છે છોડ છોડ સા મુંચ મુંચ અલમિતિ પ્રભાષિણી અસ્મા લોકાનમાં મુંચ પરસ્માચ મુંચ કે છે આ લોક અને પરલોકમાંથી છુડાવી તું તારા ધામમાં આવી બહુ રખડી અરે તારા ધામમાં મને તું લઈ પુત્ર બાલકૃષ્ણને બનાવે છે પાપ અને પુણ્ય બે માંથી તું મને છો પાપ બંધન કરે છે અને પુણ્ય પણ બંધન કરે છે પાપ એ બેડી છે અને પુણ્ય સોનાની બેડી છે સંતો પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે આ પુણ્યનું ફળ મારે ભોગવવું જ નથી પુણ્યનું ફળ છે સુખ પુણ્યનું ફળ સુખ જે ભોગવે છે સુખ ભોગવતા પાપ થઈ જાય અને તેથી સંતો પુણ્યનું ફળ ભોગવતા નથી પુણ્ય પરમાત્માને અર્પણ કરે છે અને પાપનું ફળ દુઃખ સહન કરીને પાપનો નાશ કરે છે પાપ અને પુણ્ય બંને બંધન કરે છે પૂતના બાલકૃષ્ણને બે વાર બોલે છે છોડ છોડ પાપ અને પુણ્ય બે માંથી મને છોડ તારા ધામમાં તું મને લઈ જા રાક્ષસી પૂતના બની ઠરીને આવી હતી એના પ્રાણ જયારે ચૂસવા લાગ્યા ત્યારે બહુ વ્યાકુળ થઈ અને તે વ્યાકુળતામાં એનું રાક્ષસી સ્વરૂપ એકદમ પ્રગટ થઈ ધડાકો થયો મોટી રાક્ષસી છે આકાશમાં ઉડે છે વક્ષસ્થલમાં બાલકૃષ્ણ છે યશોદા માએ તે ધડાકો સાંભળ્યો શું થયું શું થયું તેમાં જોવા માટે રોડે છે માં જોયું એક મોટી રાક્ષસી મારા બાળકને લઈ જાય વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે પ્રાણ કરતા પ્યારો લાગે મારા લાલને રાક્ષસી લઈ જાય છે મને શું દેખાય યશોદામાં દોડ્યા છે પણ માં બહુ ગભરાયા તે મૂર્છામાં પડ્યા મૂર્છ પૂતના આકાશમાં દોડે છે ગોપીઓ ગોવાળો ધરતીમાં દોડે છે આ લાલાને લઈ જાય છે વ્રજવાસીઓ બધા ધરતીમાં દોડે છે એમની નજર ઉપર છે કદાચ કોઈને શંકા થાય ઉપર નજર રાખીને ધરતીમાં દોડે એ ખાડામાં નહીં પડે અથડે નહીં બધાની નજર ઉપર છે અને દોડે છે ધરતી કે શંકા બરાબર છે બધાની નજર ઉપર તો છે પણ કોઈ પૂતનાને જોતા નથી પૂતનાના વક્ષસ્થળમાં વિરાજેલા બાલકૃષ્ણને જુએ છે શ્રી કૃષ્ણમાં આંખ સ્થિર કરીને ગમે તેમ દોડો પતન નહીં થાય જેની આંખ ભગવાનમાં છે પતન તેનું થાય છે જેની આંખ પૂતનામાં છે કોઈ પૂતનાને જોતા જ નથી બધાની નજર બાલકૃષ્ણ મારા દાદાને આ લઈ જાય છે શ્રી કૃષ્ણ એક લીલામાં અનેક કામ કરે છે પૂતનાને કંસના બગીચામાં ઝાડ ઉપર પછાડી એવી રીતે ઝાડ ઉપર પછાડી છે કે તે ઝાડ પડી જાય લાલાએ વિચાર કર્યો અગ્નિ સંસ્કારમાં લાકડાની જરૂર પડવાની છે તે પહેલાથી તૈયારી કરી રાખી છે અનેક વૃક્ષો પડ્યા છે ગોપી દોડતી પોતાના વ્યાકુ છે ને પ્રાણ છોડે છે ગોપી દોડતી ગઈ અને લાલાને ઉઠાવી લીધો બાલકૃષ્ણને મનાવે છે બેટા તને કઈ વાગ્યું છે શું થયું અડધી આંખ ઉગાડી છે અડધી આંખ બંધ છે બાલકૃષ્ણ ગાલમાં હશે ને તો ગમત થઈ છે આકાશમાં ફરી આવ્યો છે આ બાળક કેવું છે એટલે જરાય ભીખ લાગતી નથી એ તો નારાયણ ની કૃપા થઈ મારો દીકરો બચી ગયો આ રાક્ષસી એના પાપ થી જ મરી આ ગોકુળ ની લીલા છે ગોકુળ ના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ ને ઈશ્વર માનતા નથી કરે અમારો દીકરો મોગો દીકરો છે અનેક દેવોને બાધા રાખી અનેક દેવોની પૂજા કર્યા પછી આ દીકરો પ્રાણ કરતા પ્યારો આ ગોકુળના વ્રજવાસીઓનો એવો વાત્સલ્ય ભાવ હતો અનેક રાક્ષસોને મારે છતાં કોઈને એવું થતું નથી કે દેવ છે કે ઈશ્વર છે કનૈયો તમારો દીકરો છે કનૈયો બહુ કોમળ છે એ રાક્ષસીને કેવી રીતે મારી શકે રાક્ષસી જે મરી એ એના પાપથી મરી અને કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણમાં વાત્સલ્ય ભાવ રાખે કનૈયો મારો દીકરો છે નંદ ગામના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને મિત્ર માને છે હું કનૈયાનો મિત્ર છું નંદગામમાં સખ્ય ભાવ ગોકુળમાં વાત્સલ્ય ભાવ વૃંદાવનમાં માધુર્ય ભાવ અને દ્વારકા લીલામાં ઐશ્વર્ય ભાવ દ્વારકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે આ ગોકુળની લીલા છે વ્રજવાસીઓ તો એવું જ માને છે આ રાક્ષસી એના પાપ થી મરી ગઈ અમે બધા નારાયણની ભક્તિ કરીએ છીએ નારાયણની કૃપાથી આ દીકરો થયો છે નારાયણની કૃપાથી બચી ગયો બાલકૃષ્ણને ઉઠાવીને લઈ જાય છે એ ગોપી દોડતી ગઈ રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા હતા યશોદામાના કાનમાં કહ્યું છે મા આ કુગારો ઓ રાક્ષસી મરી ગઈ મારો કનૈયો બચી ગયો છે મા કનૈયો આનંદમાં છે યશોદામાં બહુ ગભરાયા હતા આંખ ઉગાડી શક્યા મેં જોયું એક રાક્ષસી મારા લાલને લઈ ગઈ પછી તો યશોદામાના ગોધમાં બાલકૃષ્ણનો જયારે સ્પર્શ ત્યારે માએ આખું ગાડી માં લાલાના એકે કર્મને નિહાળે કઈ વાગ્યું તો નથી ગોપીએ કહ્યું માં ચિંતા ન કરો કરયું આનંદમાં છે રાક્ષસી મરી ગઈ કે રાક્ષસી મરી ગઈ બહુ સારું થયું એ મરી તમારા બધાના આશીર્વાદથી મારો દીકરો બચી યશોદા મૈયા બધાને વંદન કરે આનંદ થયો છે એક ગોપીએ યશોદા માને થોડો ઠપકો આપ્યો છે આ રાક્ષસીના ગોદમાં તે દીકરો કેમ આપ્યો તારી ભૂલ છે યશોદાજીએ કહ્યું એ બહુ સુંદર દેખાતી હતી સુંદર શૃંગાર કરીને આવી હતી અને એકદમ રાક્ષસી થઈ ગઈ ત્યારે ગોપીએ કહ્યું માં બહારથી જે બહુ સુંદર દેખાય ને તે અંદરથી કોઈ કોઈ વખત રાક્ષસ જેવા જ હોય છે તો વિશ્વાસ કેમ રાખ્યો કે મારી ભૂલ થઈ એ સુંદર શૃંગાર કરીને આવી મને કહ્યું કે લાલાને આશીર્વાદ આપવા એકદમ રાક્ષસી થઈ ગઈ માં હવે કોઈના કોદમાં કનૈયો આપીશ ને કે હવે તો નહીં આપશે યશોદાજી વંદન કરે છે આ પહેલો દીકરો આવ્યો છે ને બાળકનું લાલન પાલન કેવી રીતે કરવું હું કશું જાણતી નથી તમે મને જેમ શિખામણ આવશો તેવું હું બધું કરીશ માં બહુ ભોળા છે ગોપીઓ બાલકૃષ્ણ સાથે યશોદાજી સાથે ઘરમાં એ ગોપીએ કહ્યું માં આ રાક્ષસી નો લાલાને સ્પર્શ થયો ને નજર ઉતારવી નજર ઉતારવી એનું નામ ગંગી ગાય ગંગી ગાયને કનૈયો બહુ સારો લાગે ગંગી ગાયનો તો એવો નિયમ હતો બાલકૃષ્ણના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં ખડ ખાવાનું નહીં હમ્મા હમ્મા હમ્મા બોલે યશોદા માને કે લાલાને જગાડો મારે લાલાને જોવો છે લાલાના દર્શન કર્યા વિના પાણી પીતી કેટલાક લોકો સવારે મંદિરમાં દર્શન કરવા જાય છે પણ ચા પાણી નાસ્તો કરીને બીજું ડોલતા ડોલતા ફરવા જાય ગાયોનો એવો નિયમ છે બાલકૃષ્ણના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં પેટમાં કંઈક નાખ્યા પછી રજો ગુણાવે છે પેટ એકદમ ખાલી હોય ત્યારે સાત્વિક ભાવ લાગે ગાયો નો એવો નિયમ હતો યશોદા મૈયા બાલકૃષ્ણ ને જગાડે લાલા ને સમજાવે કે બેટા તારી ઘરની ગાય તને કનૈયો જાગે ત્યારે માયને ઉઠાવીને ગોશાળામાં પ્રથમ ગાયોના દર્શન કરાવે ગાયોના આશીર્વાદથી દીકરો મેં આશા છોડી દીધી હતી મારા દીકરો નહીં આવે ગાયોના આશીર્વાદ સફળ થયા તેથી બાળક થયો છે મારો કનૈયો ગાયોને બહુ ગંગી ગાય તો એવી હતી બાળકૃષ્ણના દર્શન કરે ને તે દર્શનમાં એટલો આનંદ થાય દૂધની ધારા ટપક લાલાના માટે દૂધ આપે ગંગી ગાય ને કનૈયો બહુ વાલું લાગે ગંગી ગાય પાસે ગોપી બાલકૃષ્ણને લઈ ગઈ છે ગાય તો ચિત્ર જેવી ઊભી છે દર્શનમાં તન્મય ગોપીએ ગંગી ગાયનું પૂછડું લીધું હાથમાં અને બાળકના ચરણથી મુખારવિંદ સુધી ત્રણ વાર પૂછડું ફેરવ્યું અને મંત્ર બોલે છે મારા લાલાને કોઈની નજર લાગી હોય કોઈ ગ્રહ ની બાધા થઈ હોય બહાર નું કઈ આલાય મળ્યું હોય તે બધું આ ગંગીના પૂછડામાં જતું રહે મારો કનૈયો આનંદ ગો ઉત્સવ ભ્રમણ આપી આ શુદ્ધ પ્રેમ છે કનૈયો મારો દીકરો છે મારા લાલને કોઈની નજર નથી લાલાની નજર ઉતારી છે પછી તો યશોદા મૈયા બાળકૃષ્ણને સ્નાન કરાવે માંગલિક સ્નાન થયું છે યશોદા મૈયા બાળકૃષ્ણને ગોદમાં લઈને બેઠા છે મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવે ઋષિ થયા પછી ગોપી થવાય છે ગોપી કોઈ સ્ત્રી નથી મહાન મહાન ઋષિ ગોપી થઈને આવ્યા પૂર્વ જન્મના ઋષિ હોવાથી એમને વેદ મંત્રો નું જ્ઞાન છે ગોપી મંત્ર બોલે છે બાલકૃષ્ણ નું રક્ષણ કરે છે એક એક અંગ ઉપરથી ધીરે ધીરે હાથ ફેરવીને મંત્ર બોલે છે પૂર્વ જન્મના ઋષિ હોવાથી એમને વેદ મંત્રો નું જ્ઞાન છે अव्यादजुङ्घ्रिमणिमांस्तव जान्वचोरु यज्ञोच्युतः कटितटम् जठरम् मया स्यात् हृत्केशवस्त्वदुरईश इनस्तु कण्ठम् विष्णुर्भुजम् મુખમુરુક્રમ ઈશ્વર બાલકૃષ્ણના ચરણ ઉપર ધીરે ધીરે હાથ ફેરવે તળિયા લાલ છે નખ રત્ન જેવા દેખાય છે તારાના ચરણ કેવા કોણ ધીરે ધીરે પંપાય તેને આનંદ આજે ભગવાન તારા ચરણારવિંદ નું રક્ષણ મણિમાન ભગવાન તારા સાથળ નું રક્ષણ કરે હયગ્રીવ નારાયણ તારા પેટ નું રક્ષણ કરે જનાર્દન વાસુદેવ તારા કંઠ નું રક્ષણ કરે કેશવ ભગવાન તારા હૃદય નું રક્ષણ કરે વિષ્ણુ ભગવાન તારા બે હાથ નું રક્ષણ કરે શ્રી વામનજી મહારાજ તારા મુખાર નું રક્ષણ કરે ક્રીડંતમ પાતુ ગોવિંદા શયાનમ પાતુ માધવ વ્રજંતમવ્યાદ વૈકુંઠા આસીનમ ત્વામ શ્રીયપતિ મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન એનું રક્ષણ કરે મારો બાલકૃષ્ણ સૂતેલો ત્યારે માધવરાય એનું રક્ષણ કરે મારા દાદાને નિદ્રામાં સ્વપ્ન દેખાય નહીં મારા લાલને ગાઢ નિદ્રા આવે હે માધવરાય હું તમારા ચરણમાં વંદન કરું છું બાલકૃષ્ણ સૂતે ના હોય ત્યારે તમે લાલાને હાચવો આ ગોપી બરાબર જાણતી નથી જે માધવરાય ને ગોપી મનાવે છે એ માધવરાય જાતે જ યશોદાજીના ગોદમાં માધવરાય ને વંદન કરે છે માધવરાય ને મનાવે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી ગોપી હાથ ફેરવે છે આજ નારાયણ પરમાત્માને મનાવે છે આજ નારાયણ પરમાત્માનું નામ આ બાળકનું સર્વકાળ રક્ષણ શ્રી અંગ ઉપરથી ધીરે હાથ ફેરવે છે શ્રીમન નારાયણ funciona.